નિર્ણય કે એ મોટી વસ્તુ છે નિર્ણય કે એ મોટી વસ્તુ છે કે નોલેજ તો દાદા કોઈ જ કાંઈ નથી નોટ કોઈ જ કાંઈ નોટ વિતરાકના શાસ્ત્રોમાં વર્ણન વાંચેલા વિતરાક કેવું હોય તો અને કેવું રહીએ છીએ દિલીપ પુત્ર કરે પણ અમારે જવાનું ત્રાસ સ્વાધ્યાય ધારિત રહી એ પાર્થનાથનું જે વર્ણન થયું એ તો શ્લોક માં કર્યું અને મૂર્તિ જોવા મળી પણ પ્રત્યક્ષ મૂર્તિ આમ જોવા મળી હા જોવાનું વ્યાપારમાં જો સમજો તો ઊંડાઈ કરી તો દાદા આ તો અજબ કહેવાય કે નોંધ કદાચ એવું કોઈ મનથી એવું કરી દે કે ભાઈ આ ખરાબ કોઈ બોલું માટે નોંધ નથી રહી પણ આ તો કઈ વખાણ થાય તેની નોંધ નહીં વખાણ થાય ફૂલ ચડાવે તેની નોંધ નહીં પથ્થર મારે તેની નોંધ નહીં ફૂલ ચડાવે તેની નોંધ નહીં અને પથ્થર મારે તેની નોંધ નહીં નોંધ નિર્ણય કે નોંધ ઓછી રાખતા નથી બદલાઈ જાય તમારી દ્રષ્ટિ બદલાઈ જાય હા દ્રષ્ટિ બદલાય તો નહેત રાખી છે ઘર થઈને જોતા જોતા બહુ આવે ત્યાંની નહેત રાખી છે એટલે વિતરાગતા દેખે સર દાદા એટલા તે હશે તે જ વિતરાગતા દેખાય વિતરાગતા ખરા ચારિત્રો ના થાય બધો થાય યોગ્ય હોય તો વાત થાય એ બધા પણ વાત છે બધો એની વાતમાં કશું ચકલા રમતા ના હોય જો ચકલા રમે નહીં એ બીજું બીજું કયું વચન કાન વાળી કરડે ને તો કાર્ય થાય હિતકાર આત્મા ઉપર બધા લોકોને બીજાને હિત કરેલા હોય ત્યારે બોલે એ વહેર આપ્યો એ વહેર આપી અને પેલા સાથે ના દાદા એક એ ખટપટ નો વિભાગ છે તારે હવે આપણી નજીકાતમાં આવી શકીએ છીએ ને એ ખટપટ નો વિભાગ થોડો ચાર ટકાનો રહી ગયો છે માટે તો અમે બધા આમ આવી શકીએ છીએ આપણી પાસે લોકોને કલ્યાણ થઈ ગયું વિતરાગતા જોવા જોવા લઈ ના તમે દાદા કહે ના ના આ પેલે ભાઈ ના આવે નથી આવ્યું દાદા શિવન કહે લાવ તો શિવન બે વ્યવસ્થિત બોલાયો મને વ્યવસ્થિત બોલાયો અને વ્યવસ્થિત બોલાવે તો વ્યવસ્થિત પ્રવર્તે શું જોઈએ આપણે પછી ભરી થોડી વાર પછી કે કહે શિવન કે તમે ઉતર્યા થોડી વાર ગયા પછી ફલન ગયા પછી બીજો કોઈ તમારે હોવો વ્યવસ્થિત ઉતારે છે નવું તો ભાઈ એવું નહીં કરવાનું નહીં હવાય રહ્યા ને ચીમડી ચીમડી ગયા પાછા આવ્યો વ્યવસ્થિત બોલાવ્યો આવું નવ વખત થાય ત્યાં પરીક્ષા અપાશે વિતરાસન નવ વખત નું મન એવું સુંદર છે ના કોઈ કરી શકતો નથી આ વ્યવસ્થિત જ કરે અરે મારું કોબરું કઈ માને આવું બેઠા બેઠા ફૂટી જાય અરે દાદા કે તમે શું સમજો છો અને લોકો મારે છે આ કરે છે નિમિત્ત છે દર્શન ના કરવા ગયા દાદા પણ આપણે વ્યવસ્થિત ગજબ વાત આપે આ દ્રષ્ટાંતિ વ્યવસ્થિત વિચારે છે એ નહીં વિચાર એના આત્મા વિચાર કરવાના છે કેવી રીતે ત્યારે ત્યારે મોટા થઈ ગઈ જાય કેવી રીતે આ તો વ્યવસ્થિત ઉતાર જે ભરે ને તે ઉતારે કોણ ઉતારે જે ભરે ને તે ઉતારે હા એ જ ઉતારવું નવ વખત મેં કાયદો કર્યો નવ વખત સુધી જો માણસ આવે તો ઉદાહરણ મારા નામ સાત અત્યારે બધા ધીરજ રહે ઉતાર કે તમે ઉતાર પાડે વ્યવસ્થિત ઉતાર પાડે માનવું જોઈએ નવ વખત ઉતાર વ્યવસ્થિત કરાવે ઉતાર્યો અને ફરી બોલાય છે તમારે બોલી ચડ્યો છે બાકી બોલા જેવું એમને શું એ ઉતારદાર પ્રાણી તમે બોલાય ના બોલાવે હે નવું કરી પેલા કે તમારી પરિસ્થિતિ આપી છે કેટલું બધું વ્યવસ્થિત છે કર્તવ્ય એટલું બધું વ્યવસ્થિત કર્તવ્ય છે એવું અમે બોલ્યું છે તે જેને ગેરંટી આપીએ ને આપણને વિધેયક બનાવે જગત વિધેયક દેખાડે આ વ્યવસ્થિત છે મેં ને વ્યવસ્થિત ગુરુ સમજાય ના થાય જેમ જેમ વ્યવસ્થિત બધા સમજાયું સંપૂર્ણ પર્યાય થઈ જાય તો તે અક્ષરજ્ઞાન શરૂ મારે ચારી ગુણા પર્યાય છે થોડી ભૂખ્યો નથી ને બે તો ચારી ગુણા પર્યાય શું તો હા હા એ વ્યવસ્થિત સમજ વ્યવસ્થિત બહુ કામ કરી નાખે નવ વખત ઉપાડ નવ વખત ચડાય દે ચડાવી ગયું થઈ ગયું સપ્લાય બીજી વખતે બોલાય ને સાહેબ માવડી ચડેલું હોય અને મારા ઘણીવાર ચીજ ચડી ગયું ઉપર ઘણીવાર શું ચડી ગયું છે બે ત્રણ વખત કદાચ ઠંડુ રહે સાથે બે ત્રણ વખત ઠંડુ રહે પણ ત્રીજી વખત તો પછી પેલું બધું ભૂખું કરીને ચાલી દે હા પ્રત્યક્ષ થઈ જાય ને એ સમજી ને બધા મારા ડોક્ટર આધારે બતાવેલા છે આમ થતું તેમ થતું અહીં કરવાનો માર્ગ ના થાય આ સમજવાનો માર્ગ કેવો હોય સમજવો કરવા કરવાથી ઉપર ગયેલા આપણે સાયન્સ ઉપર ગયેલા આપે જુદી ને રાખતા નથી જોતા આવડે પોતાની મારી ઉતરાશ તરીકે ભગવાન જોતા ખબર જે બહુ થઈ જાય ત્યારે ત્યારે જોયું ત્યારે મને એમ તો એને કેવું પડે કે જાડો પેલા ફોટા પડાવીએ ત્યારે શું કરીએ સામાયિક ની ઘડી મૂકીએ આગળ ફૂલ મૂકીએ કે આ મૂકીએ કે પાછળ દરવાજો મૂકીએ પછી ફોટો પડાવી લાકડી બાકડી બધું લઈને પડે દક્ષા ફાટી જાય તો ના દક્ષા થઈ જાય કે આપણે હતા એટલે આ જગત છે ના કરી સાથે કે એક્સિડન્ટ થયા જે ટીચર નહીં થયો કાલે એક્સિડન્ટ થયેલો હોય કોઈને અને આપણે છતાં ટીચર ના થાય બધું શું થશે નિકટતા નિકટતા શું થશે જાગરણ નિકટ શું થશે ભય જતા શું થશે ચિંતક માં હશે એટલા હતા ને ભગવાન ચાલ્યા કરે આ થોડી એટલું દેખાય નહીં એ ચિંતક ની આપણે વ્યાખ્યા એવી કરી કે આવી જ બધી આવો બધું જે વિચાર કર્યા કરતો તે ચિંતક આ બધો જે વિચાર કર્યા કરતો આનો વિચાર કર્યા કરતો તે ચિંતક ચિંતક જે આપણે ચિંતક જે કીધું ને આપણે જે ચિંતક કીધું ને કે આવું બધું આ નીકળતી વખતે શું કરશે ત્યારે વિચાર કરે પેલો આનો વિચાર કરે એને ચિંતક કીધું હા એ હા બધું જગત ચિંતા કર્યા જેવું ચિંતા રેગતરા છોડી કરે હા હા સરળ સરળ ચિંતા કરવા જેવું જગત તમારા એકલા મુક્તા ચિંતા કરે કેમ આવી હજુ બહાર ઘેર પહોંચ્યા રહ્યા હતા હા દાદરે ઉતર્યા તો હતા ચિંતા કરે અલગ નથી એટલે જો આવે અવસરે આવે એ આવે અવસર પણ અવસર આવે ત્યાં મોટી થઈ તૈયાર ચિંતા કરે ને વિચાર આવે પહેલા ચિંતા જતા હતી બે હજી હતા ચિંતા પાછળ કરે ચિંતા વાળું જગાય નિરંતર થઈ રહ્યું જગાય દરેક ચિંતા અને આટલામાં ચિંતા થાય છે તે વિચારને ચિંતા કરવા જરૂર નથી ડિઝાઇન નો સર કારોબાર આટલી બદલો કર્યો હોય અને અત્યારે કહું કે ના લાગ્યો તરત લાવીશ શું બોલો બીજા કર્યા છે એવું ધ્યાન કર્યા કે આપવાનું બીજા નથી મને ચિંતા કરવાનું વિચાર તો તારું ધ્યાન કરીને તો જગત આનંદ ઉભરાયા કરાવે છે આ બધું લઈ દીધા એ ડિઝાઇન ડિઝાઇન લઈને આવ્યા છે વધારે નાસ્તો હવે આવે લઈ ગયો ત્યાંથી વધારે છે માસ્ટર હવે રસ છે મહેમાન થાય કુદરત મહેમાન નો મહેમાન કુદરત આપવા માટે તૈયાર છે તમારે માટે નસ છે નસ નું જેવું કામ કરે પ્રગટ ચિંતા થાય છે ત્યારે આપણે ઓળખવો જોઈએ કે આપણે ચિંતા છે સદાય હોય તો આપણે પછી કહીએ વાત કરશે છે સપનાનું જુદું અને મનનું જુદું મનને પહેરે ને મન મન મનો પહેરે મન મન મળવાડે મેળવ્યા નક્કી ના આવે જાય મનનું આગળ જતા સત્યનો અનુભવી છે કે દાદા કે સત્સંગ કરતા કરતા સત્યની અનુભૂતિ ક્યારે થાય સત્સંગ કરતા કરતા સત્સંગ કરતા કરતા સત્યની અનુભૂતિ ક્યારે થાય સત્યની સત્યની સત્ય સત્ય વિનાશી છે સત્ય જે છે ને આપણા લોકો માં કહેવાય છે સત્ય તે વિનાશી છે તેને અનુકૂ નતા માટે સતના વિષયને સતના અનુકૂ કરવાનું છે સત્ય સંસારી છે વિરોધી છે અને સત અવિનાશી છે સમજ્યું છે ને તમે જે પૂછવા માંગો ને સત્ય નહીં પણ સત હોવું સત્ય તો આ જગતમાં શું નામ તમારું પ્રફુલભાઈ કે પ્રફુલભાઈ સંધારી દ્રષ્ટિએ તમે પ્રફુલભાઈ છે પ્રફુલભાઈ અસત્ય છે સમજે છે અત્યાર અત્યાર એ પાપો ભસ્મીભૂત કર્યો તૈયાર થાય એટલે શનિવારે આવજો જ્ઞાન લીધેલું છે ભાઈ ભાઈએ જ્ઞાન લીધેલું છે તો જ્ઞાને આજ્ઞા નહીં પાડી ભાઈ રેગ્યુલર સત્સંગમાં આવું છું પણ રેગ્યુલર આવે છે સત્સંગમાં રેગ્યુલર આવે છે આજ્ઞા નહીં પડે આવે કે ના આવે રોજ આવે આજ્ઞા ના પડે ને મુકાઈ જાય બધું. સરસ. હા, હા, દાદા પેલી દ્રષ્ટિ પેલી આજ્ઞામાં બાબતે ખ્યાલ નથી હા, એ તો આ ચાલુ છે બધું. એટલે પછી અનુભવ પેલા થઈ જાય શાંતિ માનો છે શબ્દ અનુભવ નિવૃત્ત વરસાદ થતો હોય ના થાય આપણે આપણે દૂધ થયા હતા કરીએ એનું દૂધ હજી ગયા હતા આપણે શું કરીએ પણ એવું થાય છે આપણે તાવાની ખરે શું કરવું ત્યારે ગયા હતા છીએ આપણે કેમ ના કરાવીએ લાગે પડી જશે બીજા પછી આપણે શું ઉપાય કારણ કે વ્યવસ્થિત નિર્ધાર કરેલું છે રસી કર્યું છે વ્યવસ્થિત કેવું છે થઈને અત્યાર સુધી લાભ ના મળે લાભ એવું વ્યવસ્થિત નિર્ધાર નિર્ધાર કરેલું જાત્રા ભણતા દશક જે કઈ ગયા ચલે ગયે બધું વાત કરવી નહીં બુદ્ધિ કરવી હોય તો આપડે જે લાભ જોઈતો હોય તે ના થાય લાભ ના થાય કરવાનું વધુ નથી પણ લાભ ના થાય લાભ શું કહ્યું કે વિતરાગ ની વાણી જેને જાણી તેને અને જો ડાપણ કરવા ગયો બુદ્ધિ બપાઈ જશે કે બુદ્ધિ બપાઈ જશે બપાઈ જશે બપાઈ જાય પ્રાપ્ત કર્યું હોય પોતે જ્ઞાની પોતે જ જ્ઞાન નથી તો બુદ્ધિ ની વાતો કરીએ શું થાય પ્રાપ્તિ કરવી ના થાય નહીં તો પ્રાપ્તિ ના કરવી હોય ત્યારે બધી છૂટી શું તમે તો મિત્ર આવ્યો મને બળતો નહોતો નહીં પણ પ્રાપ્તિ ના કરવી હોય તો પ્રાપ્તિ કરવી હોય પાડીએ કે ભાઈ હા વિનય વરે છે પરમ વિનયનો માર્ગ છે તેનો માર્ગ છે પરમ વિનયનો પરમ વિનયનો તો પ્રાપ્તિ ઓછું થઈ જશે ખોટ આવશે પણ આ બધી જે શંકાઓ બધી કેટલી ફી થાય પ્રશ્નો ઉભા થાય એનું નિવારણ તો અંદર થઈ કરવું જોઈએ ને આ બધી કઈ કરવું પડે ને બધું પૂછવાનું વાંધો નહીં કોઈ શંકા ઉભી થાય પૂછવાનું વાંધો નહીં દાદા તરીકે સ્વરૂપ કહ્યું નહીં એની ઉપર ફરીથી એ ના કરવું એ કેવા ગામ છે માની લેવું ફરી નહીં માની લેવા નહીં એમ જ છે હા આગલા પ્રમાણ ત્રણેકાર સત્ય છે શાસ્ત્રોમાં આગલા સમ્યક્ત નામનું સમ્યક્ત ગમે તે થાય પણ પછી જવાબ આપે તેની ઉપર રિએક્શન ના હોય આ ચાર વાત કહેવાય એની પર વિવાદ ના હોય શું ના હોય વિવાદ નહીં આની પર નો વિવાદ વાદે નહીં વાત કહેવાય કોઈ ના થાય વાત કરે તો એને લાભ ના થાય બીજી કશું નહીં પોતાને લાભ જ કરવો હોય તો વાત ના જોઈએ ને તમારે વાત કરો છે એટલે તમે સમજાઈ દઈએ છે એ તો વકીલાત પંદર વર્ષથી છોડી છે ત્યારે છોડી ત્યાં પૂરો લાભ લો અને આ રહી છે તો પછી કેમ ખાવાનું મન થાય છે આત્માનું સ્વરૂપ તો અનાહારી છે નિરાહારી છે તો પછી ખાવાનું મન કેમ થાય છે આત્માનું સ્વરૂપ નિરાહાર છે ને ખાવાનું કેમ મન થાય છે ખાવાનું મન કેમ થાય છે આત્મા કોઈ ખોરાક ખાધો નથી આત્મા ખાધો હું એ જ કઉ છું ખોરાક ખાધો નથી આત્મા એ આત્મા એ વિષય ભોગવ્યો નથી કોઈ દાડો આત્મા સૂક્ષ્મતમ છે વિષય સ્થૂલ છે સ્થૂલ અને સૂક્ષ્મને વ્યવહાર ના આત્મા નો તેથી રખડે છે બધા ત્યાંથી રખડે છે એ આત્મજ્ઞાન થાય એવી સહેલી વસ્તુ નથી સાક્ષી ભોગવતી એને જ આત્મા માણસ છે કદા કોઈ સાધુઓ છે જ્યાં એવો આત્મા નથી આત્મા હોય એને કીધું ભગવાન ખોટી દે તો ખોટી અરે આ ભંડવળ હુકુક પણ એને અપરાધ કે છે ખીચડી કઢી જલેબી ના આ બાસુદી ને ગંદવાડો એને મૂકવે તો જો આત્માનું જો સ્વરૂપ આવું હોય ને તો પછી કરવાનું બાકી નહીં છું કે આત્માનું સ્વરૂપ જે આવું હોય તો પછી એને કરવાનું બાકી શું રહ્યું કરવાનું શું રહ્યું પછી મારો આત્મા નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે અનાહારી છે કઈ ભોગવતો નથી ખાતો નથી કરતા નથી તો પછી કરવાનું રહ્યું શું છે માની લઉં દુઃખ તો છે ને આ તમારો જે મારેલો છે આત્મા તે ભગવાને કહ્યું આ વ્યવહાર ને તમે સાચો નિશ્ચય આત્મા માનો છો શું કરો છો નીચે આત્મા નાના થઈ ગયા અત્યારે વ્યવહાર આત્મા ને બે જાતના આત્મા સચરાચર કેવું સચરાચર સચરાચર શબ્દ સાંભળેલો છે હા સાંભળ્યું ત્યાં સચર એ અસર થાય ખરો સચર અસર થાય ખરો સચન અસર કરવો છે હે સચન અસર કરી શકાય ને પણ સચર ને અચર કરી શકાય ને સચર અસર થાય એવો છે આ જે સસર છે તે અસર થાય ખરો ભગવાન મહાવીર જયારે જન્મ્યા ત્યારે સતર કહેવાય પછી પરમાત્મા બની ગયા શુદ્ધ ભગવાન એટલે અસર કહેવાય એ બરાબર છે ને એમ કે છે કે ભગવાન મહાવીર જયારે જન્મ્યા ત્યારે સચર હતા અને પછી અચર થયા પરમાત્મા થયા ત્યારે પછી સિદ્ધ થયા એટલે સિદ્ધ થયા એટલે અચર પરમાત્મા થયા અને જન્મ્યા ત્યારે સચર હતા પછી અસર થયા હા તે દેહ હાથે તો ગયા દેહ તો રે દેહ ક્યાં જાય હે દેહ ને દેહ ને સાથે તે સંબંધ નહીં દેહ તો અલગ છે સચર છે તેને સચર રહેજો ભગવાન સચર થયા હશે છે આવું બોલો પોતે શરમ નહીં આવતી દેહ તો સચર રહેવાનો ઠેઠ દેહ તો રહેવાનો પછી દેહ દેહ ને આત્મા તો જુદા છે આ મિકેલ આત્મા મિકેનિકલ આત્મા છે ને એ સચર છે હા ખાય છે પીવે છે શ્વાસ લે છે શ્વાસ લે છે હરે છે ફરે છે મિકેનિકલ આત્મા એટલે સંસારી આત્મા ને હે મિકેનિકલ આત્મા એટલે સંસારી આત્મા સચર સચર વ્યવહાર આત્મા સચર હા મૂળ આત્મા અચર હા એટલે મૂળ આત્મા અંદર લક્ષ્ય કરવાનું છે એની પ્રાપ્તિ કરવાની છે આત્મજ્ઞાન સિવાય કોઈને પ્રાપ્ત થયેલું હોય એક પણ મહત્વ એક જ મહત્વ એકાદ વખતે તે બુદ્ધિ વગરના હોય તો આસપાસે આવો છે તેવો છે આવો છે તેવો છે ભટક ભટક ભટક ભટક ભટક કરવાનું કશું વળે નહીં અનંત જયારે શંકા જાય નથી ત્યારે જાણું પ્રાપ્ત થયો શંકા જેવી છે આત્મા પ્રાપ્ત થયો ત્યાં ચોપડી વસડી કેવું લખે વાંચો થોડું વાંચ્યું એ તો હજુ થોડું વાંચ્યું છે ક્રમ વિકાસ પગથિયા સીડી કોઈ સાધન એવું તો માનવું પડે ને એ કરવું પડે ને મિકેનિકલ આત્મા છે એને રિયલ આત્મા બનાવવો હોય શુદ્ધ આત્મા તો એને કઈ ક્રિયાઓમાં પસાર થવું પડે કઈ અનુષ્ઠાન કરવા પડે કે તપશ્ચર્યા કરવી પડે ત્યાગ કરવો પડે સંયમ ધારણ કરવું પડે ઇન્દ્રિયોને ગોઠવી પડે એ બધું કરવું પડશે નહીં કરવું પડે એવું જાણી તો વેસ્ટ છે પટક્યા છે આ એક અક્ષરે સાચું નથી આ ખાય આ ખાય ધર્મ આ બધા સાચુઓ સંદેશ એક અક્ષરે સાચું નથી એટલે તમે એમનું સાંભળેલું છે તે તો એમાં અક્ષર એ સાચું અક્ષર એક અક્ષર સાચો હોત તો સર્વ અક્ષર સાચા હોત એક સમય પણ જો કદી સંયમ આવ્યો હોત તો સર્વ સમય રહે સંયમ જગત જોયું નથી આચાર્યો ભાઈ સંયમ તરફો જોયું નથી સંયમ થયા લહેરથી ખાય એ એનો સંયમ કહેવાય તો તેથી ખાય એટલે ચીડી આમ ચીડી એકની પર રાગ સુખા રોટલા પર ગાઢ ચોપડેલા પર ચીડી કોઈ દાડો આત્મા શાસન અનંત અવતાર ત્યાં આવું ભટક્યા સર્વશાસ્ત્રનું જ્ઞાન હોવા છતાંય ભટક્યા એટલે આવું કોક કરો આપણું વિજ્ઞાની મળી જાય છુટકારો છુટકારો હોય હોતો હશે તીર્થંકર આવે ત્યારે તો તીર્થંકર ત્યારે તીર્થંકર જ્ઞાની પાસે હા સંકિત થાય ત્યારે ત્રણ ચાર ને જ્ઞાની પાસે તો આ તો વિજ્ઞાન છે તત મોક્ષ ને આપનારું છે મોક્ષ મોક્ષમાં દેહાડનારું છે સંયમમાં નિરંતર રાખનાર છે એટલે આ બધા વિકલ્પો શું બોલ્યા ને વિકલ્પો છે વિકલ્પ અને વિકલ્પો કરડ્યા કરે શું કરે કરડે છે હા નિર્વાસ કરડે ડંખ મારે આકુલતા ઉત્પન્ન કરે કોઈ વિકલ્પો છોડે નહીં છોડ્યા છૂટ્યા નથી છોડવાનો ભાવ તો છે નિર્વિકલ્પિત આવ્યો છે હા પૂછવું હોય શું છે બધું પૂછાય ભૂપેન્દ્રભાઈ કે છે કે પોષાય છે વિકલ્પોમાં પોતાપણું પોષાય છે પોષાય છે હા એ તો પોતા પણ પોતેલું છે એ તો એનો ધંધો જ છે વેપાર વેપાર ઓછો ને અટકાવી નાખે એકદમ કાઢી ઓછું કઈ નાખે કહેવા માંગુ છે અચળ ની સમજણ પડી પણ સચળ ની સમજણ નહીં પડી અચળ ની સમજણ પડી સચળ ની ના પડી અચળ ની સમજણ પડી સચળ ના પડી ને સાધુ સન્યાસીઓ આચાર્યો જૈનો આચાર્યો દિગંબરી શ્વેતંબરી સચળ મત ફટકે સચળ ને અચળ કરવા માટે સચળ આચાર્ય ને સંસારી આત્મા ને એ જ વ્યવહાર વ્યવહાર આત્મા અને પેલો જે મુક્ત થયો એ આત્મા કે આ જે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ અચળ આત્મા કેવાય ને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સચર અચળ જવું હોય તો બધા વિધિ વિધાન કરવા પડે મોડું છે ને મોડું કરવાનો ફાયદો કરવાથી ફાયદો છે ને એમ મોડું કરવાથી ફાયદો નથી વર્ષ બે વર્ષ કહ્યું ને તો કે તો મોડું થઈ જાય છ મહિના એક દર મારું કરવા હું જો થતું હોય ને અત્યારે મળી જતું હોય ફળ કરવા લેવું નહીં લેવું કાલે હું આજે મળતું હોય તો કાલે હું જવું આજ ભાઈ આજ નહીં અત્યારે આજે આજે જ મળવું જોઈએ આજે મળતું તો આજે આ વિચાર કર્યા વગર લેવાનું એટલે એવું છે કે જ્ઞાની પાસે એની શક્તિ છે કે ખોટા વિચારો એ પણ કાઢી શકે એવું નહીં વિજ્ઞાન વિજ્ઞાન આ વિજ્ઞાન વિજ્ઞાન છે જેની પાસે વિજ્ઞાન છે આ સત્તર છે ને તેના સાધુ શૂન્ય શું બધા અસર કરવામાં આવે છે પોતાના સચન તમે એવું કરવા માંગતા હતા હવે એ ટોળામાંથી તમે અહીંયા આવ્યા હવે એ જવા જવા જ નથી તમને એના કરતા એક ટેવમાં પડ્યા આવ્યો ને જગાતે પણ એનાથી કઈ આકૃતા ઘટતી નથી કારણ કે સતર કુદર અસર થાય નહીં સતર કુદર સતર થાય નહીં હવે હોના સ્વભાવમાં છે શું છે હા સતર કુદર સતર થાય નહીં સતર કુદર અસર થાય નહીં આ ઘાંસીથી સતર અસર કરવા પ્રયત્ન કરી રહ્યા શું કરી રહ્યા તેથી શાસ્ત્ર કહ્યું આત્મજ્ઞાન છે બધું અફામું છું આ નિવેડો બધો નહીં આવે તમે ગમે તે કરશો સતનોતર તો એ શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાન થયા સિવાય નિવેડો નહીં આવે એટલે આત્મજ્ઞાન તો સાધન છે આત્મજ્ઞાન કોઈ શકાય હોય શકે નહીં આત્મજ્ઞાન શાસ્ત્રમાં ના હોય હા આત્મજ્ઞાન શાસ્ત્ર ના હોય દુનિયામાં પરમાત્મા ઉત્પન્ન નથી પરમાત્મા થાય છે એમ અત્યારનું મારું જ્ઞાન એ જ્ઞાન ધર્મ જાણતા આગળ પણ જો કોરો કાગળ મારો નથી તો કોરો કાગળ આપ કરી આપો સિત્તેર કાગળ ને જયારે હું ટાઈપ કરીશ ત્યાર પછી નીચે લોકો શીખી આવશે બસ પૂરતો છે એટલે તમારા માટે વધારે માથાકૂટ કરવી પડશે પછી પાછી ફરી વાર કહી આ મારો અનુભવ કહું છું સાચી વાત એટલે બચી પરીક્ષા પરીક્ષા કરી બુદ્ધિ સમજી જાય કે આ હા તું ના ખોટું પેલા ના આંધે પેલા તો પકડાઈ લીધું એટલે દિવસાળ ઉઠી ગયો ને પરમ જ્યોતિ અને સ્વાદ આવે નિરંતર ચિંતા રહે આનંદ નું દુઃખ અડે નહી દેહ હોવા છતાં દેહનું દુઃખ અડે નહીં આતંક થવા માટે લોક હિમાલયમાં ગયા તો આતંક થતું છે તો ક્યાં થવાય જ્ઞાની પાસે જ્ઞાની પાસે હા ભીડમાં હોય ભીડમાં જાય ધોવાસન હોય ભીડમાં અસંગ એકલો હોય ને તાર મન વિપરે તઈ વાલે જાય તો મન વિપરે શું કરે હા પછી ચંપો લાવે ગુલાબ લાવે ચોપે પછી કાપી જાય તો પછી લડી રાખે જોવા જુઓ તો સંસાર ઉભો કરી નાખે નિત્ય મુક્ત છે નિત્ય સમાધિ વાળા નિત્ય આત્મા થયેલા છે જેનું અનિત્ય પણ બધું સર્વદાસ થઈ ગયું છે સનાતન ધર્મ પ્રાપ્ત થઈ ગયું છે અહીં પૂછાય બધું પણ જે જવાબ આપે છે એની શંકા કરી કે પાછો પોતા લકડી મળે અમને વધો નહીં હા તો શંકા કરનાર નુકસાન છે જ્ઞાન ચોવીસ તીર્થંકર બોલતા હે એ વાણી છે આ શું કહે છે તે પછી હું બોલતો નથી કોણ બોલે ભગવાન દાદા દાદા ભગવાન બોલે છે હું અંદર જઉં તો આ બોલશે તો દાદા ભગવાન તેને ધરું એ ભગવાન હા એ જડ છે યંત્ર ના સાચી વાત બોલતો આ ઓરિજિનલ ટેપ શું છે ઓરિજિનલ ટેપ રેકોર્ડ જે તીર્થંકરો એટલા જ જાણતા હતા કે ઓરિજિનલ ટેપ તે આ કાળમાં બહાર પાડી લોકોને કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે એ વક્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દ્રષ્ટા છું શું છે હું જ્ઞાતા દ્રષ્ટા વક્તા કોણ શ્રોતા છું ને Yeah. કોઈ કોઈ અગર હોય તો વાડી શું હોય ઉપદેશ રૂપે ના હોય દેશના રૂપે ના હોય અરે આદેશ રૂપે ના હોય આદેશ અને ઉપદેશ એ સમજણ પડે છે આદેશ શું તેને આદેશ કહેવાય આજ્ઞા અમુક કરો તમે એમ એ આદેશ આવું આ વાત અને ઉપદેશ કોને કહેવાય બોધન અને આ દેશના રૂપે સરસ પ્રવાસ ચાલે વિતરાગોની વાણી દેશના રૂપે દેશના રૂપે આ વાણી માલકી યુગની વાણી થાય કેવી કોઈ માલિક નહીં માલિક નહીં